એમ કરતા કરતા એક બે અવતારમાં વધશે પણ અહીંયા આગળ શું અડચણ પડે છે એ તારે પૂછવાનું તમારે કઈ અડચણ પડી ગયા આપણું વ્યવસ્થિત ભવિષ્ય બધું સમજાયું છે ને વ્યવસ્થિત બધું એક બાજુ થઈ જાય આપણે એક બાજુ પાળા કરીએ ને પછી સામેથી જો ના પાડે તો પછી તો પ્રોબ્લેમ જ થાય છે ને એટલે આપણે એક તરફી થઈ જાય આપણે પાડીએ અને સામો ના પાડે તો પછી થાય નહીં ને એમ એ ના થાય તેના તો નહીં આપણે દાદા બાબા ને આજ્ઞા પાડવાની કે આપણે સંભાવ નિકાલ કરવો પછી હમો પડે કે ના પડે એ મારું જોવાનું આપણે જોવાનું તમારે તો આજ્ઞા જ પાડવાની બસ બીજું કશું કરવાનું આપણે આપણે નક્કી ફેરફાર નહીં કરવો મોમાં પૂરા કરતો એટલે આપણો વ્યવહાર નહીં કરવાનો થાય છે છતાં મનમાં જે આપણે કહીએ ને બીજા માટે કોઈ આપણે ખરાબ કહી જાય કે કરી જાય બેન કે છે કે હજુ કોઈ આપણને ખરાબ કરી જાય કે કરી જાય આપણને એના માટે ખરાબ વિચારો આવે છે આપણે જાણીએ છીએ કે આપણા કર્મો છે છતાં હજુ આવું થઈ એના માટે વિચારો ખરાબ આવી જાય ના એ તો બધું આપણે તારું નામ શું ઉર્મિલા ઉર્મિલા ઉર્મિલા ઉર્મિલા શું કહે છે તારે જોવાનું ફક્ત તું શુદ્ધાત્મા ઉર્મિલા શું કહે છે તારે જોવાનું એટલે તારે તો શુદ્ધાત્મા શું થઈ ગઈ ઉર્મિલા શું કરે છે માલ ભરેલો પેલો કર્મ કરેલો તે કાળનો એ ઉદય આવ્યો છે તારે જોયા કરવાનું ઉર્મિલાને કર્મ ઉદય શું છે એટલે તું જોઈ એટલે તું છૂટે અરે સુધાર્થમાં છૂટે ને કેટલા છૂટે પડી શકે ને જોવાનો અભ્યાસ થોડો થોડો કર્યો છે મન શું વિચાર કરશે જોવાનું બુદ્ધિ બધું જોવાનું ઉર્મિલાનું હા પછી શું બધું પૂછી લો બાબા બાબાને પૂછવાનું કશું રહ્યું નથી બાબા જે કાલ બોલ્યા કે ને વિટોરિયું ઉછી નઈ બેઠે તોને સુધાર્તમાં અન લાગ રહા કરે છે હા તમારે ઓ રહેગે તોમેને રહે થોડું ઘણું રહે કે રે થોડક રહે રે તો કીધારે વધારે કે કોઈ કરે ને તો કે સુધાર્તમાં નીકળી જાય પછી આપણે બી ગુસ્સો આઈ જાય થોડો કામ રહે પણ કોઈક તો કઈ જાય તો આપક સુધાર્તમાં જતો રહે ને આપણે ગુસ્સો આવી જાય ઓહો બરાબર ત્યાં ભેગા થયા હતા કેટલા કલાક ભેગા થયા હતા જ્ઞાન આઠ દસ કલાક આપણું રહ્યું છે તો વધારે ટાઈમ લો તો કેટલું રહે આખી જિંદગી ઉપાસ છોકરું કશું મળતું નથી અને આ થોડાક કલાક પતી જાય એવું છે તમારે થોડો લાભ લેવો જોઈએ જેક્સન હિંસા બધી બહુ થવાની આમાં જો આપણે ચોખ્ખા રહીએ પ્રમાણિકપણે તો કોઈ જાતનું સરસ ન થાય કોઈ ના અનાજ કરિયાણા વાળા આટલા ઘઉં વેચે ને તેમાં એક રૂપિયા એક મણ ઘઉં વેચે ને તેમાં અડધો રૂપિયા ખર્ચો છે તે જીવાવું વેચે નહીં એના પૈસા લે એમાં એનો વાંક થોડો છે તો જાણતો જ નથી એમાં એનો વાંક થોડો કે છે એ તો જાણતો જ નથી ને કે હું જીવડા વેચું છું એને શી ખબર કે આમાં જીવડા વેચું છું ખબર બધી હોય ભાન હોય તેને હોય ના ભાન હોય તેને કશું ના હોય જૈનો તો હોય ઘણા કારણ જે જીવડા મારતા નથી ને તેને ભાન હોય જીવડા મારતા હોય તેને ભણ ના હોય આ નીલ ભાન આવે તો દંપણ મારેલો નહીં નહીં જીવડા મારેલો નહીં મારવા દે જ નહીં દાદા પણ હીરા ખોદવા માટે ખોદે તો હિંસા તો થાય જ ને હીરાની ખાણ માં ખોદે એ તો હિંસા થાય ને ના એ બહુ હિંસા એ બહુ હિંસા એ હિંસા બહુ ના વેપારમાં આપણે તો બધા ક્યાં ખાણ માં ખોદા ગયા તમારે હીરા તૈયાર લેવા વેચવાના પણ તમે નિમિત્તો થઈ ગયા ને એમાં ના એ બધું એમાં ખાસ ખાણ માં બહુ એ દોષ ના થાય બધા ધંધા દોષિત હોય ને તેથી તેથી જ ધર્માચાર્ય કહ્યું દોષ દે માટે આટલું ધર્માતા કાઢજો દસ પાંચ ટકા કે દસ ટકા એટલે દોષ ઉડી જાય એટલે આપણે ગયા હવા છ ટકા કાઢતા સવા છ ટકા સવા છ ટકા સવા છ ટકા નો શું મેળ શું કહે છે સવા છ ટકા કેમ એનો શું એનો શું મેળ એમ ના એટલે રૂપિયા એકાનો એક રૂપિયા એકાનો ભાઈ આપડે ભગવાન સાથે એકાનો કાઢો એટલે આપણે આ જે દોષ બેઠો ઉડી જાય લોકો સમજાયું નથી અત્યારે લોકો રહી જાય પછી એ તમારા બધા જઈને બધા કાઢે બધા બહુ પાકા લોકો અમારા લોકો કાચા પડી જાય વાણિયા છે બ્રાહ્મણ છે પટેલ છે બધા કાચા પડી જાય તમે તો ઘઉં રાખી ગયેલો બેમાં કે ભાઈ લાવવા જોઈએ છે કે છે અને આ તો વાવવાનું હોય તે થઈ જાય પડી જાય બધી દાદા એવું નથી રહ્યું એટલે દોષ દરેક નો છે જ પણ એના માટે કઈ કઈ કાઢવું પડે ધર્માતા ફણકારે ને એટલે દોષ ઉડી જાય દાદા એ આપણે પોતાની જાતને મનાવવા માટે કે ભગવાને માની જાય છે એમ કે આપણે પોતાની જાતને મનાવવા માટે કે ભગવાન માની જાય છે માની જાય એ તો કાયદો લો છે ને શું ફરક દયા અને કરુણામાં શું ફરક દયા અને કરુણામાં શું ફરક બહુ દયા અહંકારી હોય કરુણા મેર અહંકારી હોય અને દયા તો અહંકારી હોય અહંકારી હું કહું દયા કરું છું બધો અને દયા હંમેશા ધંધો ગુણ છે ધંધો ગુણ એટલે શું કે નિર્દયતા હોય જ જે દયા કરતો હોય ને એને ત્યાં નિર્દયતા હોય જ થોડી ઘણી પણ નિર્દયતા હોય સમજાયું સમજાયું નથી કરતા સમજાયું તમને મને સાધુ આચાર્ય બધા દહીંના ખૂબ તો આપણે ખબર છે અને કરુણામાં તો નિર્દેશ કશું ના આમાં કરુણા અને ફૂલ ચડાવે તોય કરુણા વિતરા બીજું તમે કહ્યું છે કે ઓબ્લાઇઝિંગ રહેવું ઓબ્લાઇઝિંગ રહીએ આપણે તો કોઈ વખત એવું પણ થાય કે વ્યવસ્થિત વ્યવસ્થિતના માર્ગમાં આવી જઈએ આપણે ઓબ્લાઇઝિંગ રહીએ તો તો કેવી રીતે ઓબ્લાઇઝિંગ રહેવું વ્યવસ્થિતના માર્ગમાં એટલે હવે આપણે એમ કે મારી દ્રષ્ટિએ કહું છું કે એ કૂતરો હોય ને કબૂતરનું ટોળું હોય અને અંદર કૂદીને કોઈ કબૂતરને મારે હવે આપણે ઓબ્લાઇઝિંગ રહી આપણે જાણીએ કબૂતર કશું કરી શકવાનું નથી અને આપણે બચાવવા જઈએ મારી દ્રષ્ટિએ આપણે ઓબ્લાઇઝ કર્યું કબૂતરને કે ચલો હું તને બચાવો બરોબર છે તો એ તો આપણે વ્યવસ્થિતના માર્ગમાં આવે ને કારણ કે એટલે કે આપણે ઓબ્લાઇઝ કરીએ કોઈને તો કે ઓબ્લાઇઝ કરવા જઈએ ત્યારે એનું જે વ્યવસ્થિત હોય એની એના માર્ગમાં આપણે વચ્ચે પડે એવું ના થાય ઓબ્લાઇઝ થાય કે એને વ્યવસ્થિત હોય તો જ થાય થાય નહીં આપણે ઓફલાઈન નજર રાખવો એનાથી બધા પુણ્ય જ બંધાય એટલે સુખ દુઃખ ઉત્પન્ન થવાનું સાધન ના રહે પૈસાથી ના થાય તો ધક્કો થઈને બુદ્ધિ આપીને હંગલ પાડીને જબરદસ્ત ઓફલાઈન કરવા છે બધા જૈનો બહેનો ગામમાં છે સુરતમાં જે ત્રણ દેરાસર બાંધવાના ને સુરતમાં ત્રણ દેરાસર બાંધવાના એક સિમંદર સ્વામીનું જે અમે તમારા થકી જાણીએ છીએ કૃષ્ણ ભગવાનને જાણીએ શિવ ભગવાનને કેવી રીતે જાણવા શું જાણવું શિવ ભગવાન વિશે શિવ ભગવાન કે જાણવા હા શું જાણવું એમને શંકર શિવ એટલે શું એમ સમજાવો શિવનું જરા સમજાવો આ કૃષ્ણ ભગવાન તો છે જ અત્યારે દુનિયામાં છે જે મોક્ષે ગયા નથી ને બરોબર એ હવે તીર્થંકર થવાના છે કૃષ્ણ ભગવાન તીર્થંકર આવતી ચોવીસીમાં કૃષ્ણ ભગવાન એના મધર દેવકીજી અને એના બ્રધર બર્થડેજી આ ત્રણેય જણ એ ફેમિલીમાંથી તીર્થંકર થવાના છે અને શિવ શિવ એટલે શું આ દુનિયાનો કોઈ પણ માણસ કલ્યાણ સ્વરૂપ થયા હોય પોતે અને બીજાને કલ્યાણ કરતા હોય બધા શિવ સ્વરૂપ કહેવાય તમને શિવ સ્વરૂપ કે શું કે શિવ સ્વરૂપ કલ્યાણ થયેલા હોય મહાદેવજી નહીં મહાદેવજી ને શિવ સ્વરૂપમાં જુદું છે લોકો મહાદેવજી માને પછી એ બધું વફાય છે કે એ એટલે કલ્યાણ થયું મોક્ષમાં લઈ જવા માટે તૈયાર થઈ રહ્યા એટલે આ મતભેદ તોડવા માટે બધું બંધાય છે પોતાને તૂટી જશે મતભેદ શિવ ને મહાદેવ માં ફેર શું તારે હે શિવ ને મહાદેવજી માં ફેર શું મહાદેવજી તો એજતે કી સત્તા પર નસી દિસે ગુસાળા કા કે ગુસાળા એ બડાને હાથે લીધા મારી જગ્યાને જિંઘરે બાળો કાયે જેમતે કરીને રોબર હસ્તે ચડાયા છે લુબનન દે દે છે અને પ્રતિજ્ઞા કરી કે મુંતીઓ સારુ કરા પેવી છે શું કહે ફળ આપે હા આ બધી પ્રતિષ્ઠાઓ નહીં થઈ ગયા બધા પ્રતિષ્ઠા કોણ કરી શકે જે દેહના માલિક ના હોય તે કરી શકે એ પ્રતિષ્ઠા કરી શકે પ્રતિષ્ઠા કોણ એટલે સાચી પ્રતિષ્ઠા જ નથી હોતી ને અત્યારે છે કે કૃષ્ણ ભગવાનના ફાધર મધર ની આપણને ખબર હતી શિવના ફાધર મધર કોણ કૃષ્ણ ભગવાન ભાદર મુજબ વ્યક્તિ કહેવાય જે કોઈ કલ્યાણ સ્વરૂપ થાય તેને નમસ્કાર મારા શિવ ને બધા જેવું આવી ગયા અમે જયપુર ગયા હતા જયપુર અમારા એક બસ લઈને જાતા ગયેલા તે વચ્ચે જયપુર આવ્યું તમે જે મા બાપ ને ત્યાં જન્મ લીધો એ મા બાપ ને લાભ કરો તમારા થકી કઈ પણ બધા લાભ મા બાપ ને નહીં એ પહેલું તો હાથ પેઢી વાળા સુધી બધાને લાભ થાય પછી પાછા આખા ગામને તો ચૌદ પેઢી પંદર છે કે શું મારે પંદર પેઢી થાય છે બરોબર છે લાભ પહોંચે બધાને વાતાવરણ પહોંચે એમને વધારે ઓછો એવો કઈ ખરું તમે એમને ત્યાં જન્મ લીધો એટલે એમને વધારે લાભ કે ઓછો લાભ એવું કંઈ ખરું ચોક્કસ થાય છે પણ ચોક્કસ બ્લડ રિલેશન થયું ને હા લાભ થાય ને તમારા દીકરા દીકરીઓ એમને પણ ખરું બધાને લાભ થાય બધાને લાભ થાય પણ એ લાભ થશે પછી હવે હશે પાસે સંજય બગડા બે એવું લાભ આપીને જતું રહે પછી અને સવાર સંજોગ ચડી જાય પડે લાભ તો અવશ્ય મળે અમે જે તેથી લખન કરાય શું ઇકોતેર તારે શું કહ્યું ઇકોતેર કુલ તારે એવું કેમ લખે દીકરીને દાદા બનાવી શકે ને બીજું દાદા મારે એટલું બીજું જાણવું છે કે તમારા ફાધર મધર એ લોકો હતા તે લોકો મોક્ષના અધિકારી તો છે પણ અમારાથી વધારે અધિકારી કે ઓછા અધિકારી મારે બીજું પૂછ્યું છે હું કારણસર પૂછું છું એ એમ કે છે કે તમારા ફાધર મધર મોક્ષના વધારે અધિકારી કે ઓછા અધિકારી એનો અમારા કરતા એમ એવું કહ્યું જે કર્યા ને આપને એ બધા એમને લાભ મળી ગયો એમને લાભ મળી ગયો એ લાભ હજુ કેટલા વર્ષ ચાલે કહેવાય નહીં સંજોગો સારા ચડી જાય સંજોગો હજુ લઈ જાય હાજરીમાં જન્મ થયો માટે એનું પરમાણુ રહે તો પરમાણુ લાભ થાય એનું કઈ કઈ લખેલું નથી એવું કે આ ફાધર કાયમ ના ફાધર છે કે ફાધર કાયમ તો તો ન્યાય તો ન્યાય શું કહ્યું એ પરમાણુ એના લાભ થયો ફાધર મધરને જેટલો બધો ઉપકાર કર્યો હોય એ બધો ફળ મળે છે ને બધા આના આજુબાજુ કુટુંબીઓ ફેમિલી બધા બ્લડ બ્લડનો બધા ફાયદો થયા કરે ને દાદા તમારા આટલા બધા તમે કોઈ તારા એટલે એવી રીતે તરેલા હોય પણ પછી ડૂબવું એ પ્રસંજો કરવા મળે તો ડૂબવું એ પણ મોક્ષ નો અધિકારી દાદા કરી શકે ને એટલે તમે એમને મોક્ષ અધિકારી કરી શકો ને પણ ના નિષ્પક્ષપાતી થઈ ગયું સંજોગ ભેગા થાય થઈ ગયો તો ના તો મારું તારું ના ભાઈ એમને સંજોગ દેવા થાય એમાં આ ભાઈ છે વસંતભાઈ એ તમે બધા બહારથી આવતા હોય કહે છે કે અત્યારે રાતે બે વાગ્યા છે દાદા તો અત્યારે ના જાય પણ આ શું કે માર્ગ માર્ગ સમજાઈશ એને અધિકાર થયો ને એટલે એવું લાભ મળે શું કહ્યું બરોબર છે એટલે નજીકમાં લાભ મળે પરમાણ મહેતા હોય ને અને જો લાભ એ પૂરો કરી લે તો હોદો કરી લે તો એને બાપ ને તો ના હોદો ઉડી જાય પછી લાભ આપે બરોબર છે આપડે મહેન્દ્ર કેતા હતા કે હા દાદા હું શુદ્ધ ના એવું નહીં તમે કરશો જ થશે કે દાદા સારી છે પાસે જ્ઞાન લીધું દાદાને સ્કૂલમાં જન્મવા માટે કે એ બની શકે ને એવું દાદા અમે તો કૃપા વધારે કારણ કે કૃપા ક્યાંથી વધારે રિલેટિવ બ્લડ રિલેશન જલ્દી ઉકેલ આવે પણ તેનો અર્થ અવરો ના કરાય પોતાને આજ્ઞા તો પાવી પછી આજ્ઞા પાડવી કોઈ માણસ મુક્તિ થાય બને નહીં એ તો આને પડતો ને જૈન છે અનિલ વાત થઈ એ જૈન આ જૈન આ તે એમને શેઠ કેવું પડે તમારે એમને શેઠ કેવું પડે બધા બધા કારણ કે બીજું શું કેવું એ લોકોને એમનું નામેથી ના બોલાવાય નામ એટલે તો સ્પેશિયલ માન થયું ને નામ મને યાદ રહેતું નથી એટલે બધાને બધા છે અને કે ભાઈ કે તા મજા આવે ને આવ જાય બેનલા હું તો કે કે મે સાહેબ કે પેશને ભી દાયુ દીશુ તો મે મારી આગે તレિસ્ ને તો બરોબર છે તમે આવો મઢા કવિસ ને કેક ને કવિસ ને નામ એટલે તો વારો તમે જે નામ દે બરોબર કોઈ નામ દે ના મત કે નામ પડસે બોલાસી મત ની બરોબર મે કેટિસ ને દે મા સાહેબ ને આપને મુજે બોલાવ નામ થી એ બોલે એ નામ થી બધાય બોલાવે મોટા આપવું જોઈએ વ્યવહાર વ્યવહાર દાદાજીના છે બરોબર હવે પુણ્યાય ધારો આપણે ઘણા દાદાની સેવા મળી અથવા તો ઘણા તો દાદા ભૂલી પણ જાય વ્યવહારમાં તો એક નાની મહાત્માઓની દાદા વિઝા તો આપેલો છે તો એ કેવી રીતે યોગ પાછે એમનો મોક્ષ કે દાદાને યાદ તો રહેતા જોવા જોઈએ ને વિઝા વટાવે ના એટલે હું જવાબ શું જોઈએ છે વિઝા વટાવે તો ના બરોબર છે પણ એટલે દાદાને તો ધ્યાનમાં છે ને કે દાદા ભૂલી જાય મારો પ્રશ્ન એ છે દાદા એમને વિઝા મળે છે ના જ્ઞાન મળે છે રામભાઈ પૂછે છે કે દાદાએ કોઈને આજ્ઞા જ્ઞાન આપ્યું એટલે એને મોક્ષનો વિઝા તો મળી ગયો પછી એ દાદા પાસે દાદા એને યાદ દાદાને યાદ રહે કે ના રહે જ્ઞાન આપ્યું કોઈને ના મને યાદ નહીં મને કશું યાદ ના તો પછી પેલા મોક્ષ નું શું પેલા પછી મોક્ષ થાય કે ના થાય મોક્ષ તો થાય ને મોક્ષ આંતરિક વસ્તુ છે બહારનું નામ પામવાનું ના સમજો આંતરિક નો સંબંધ બંધાઈ ગયો બંધાઈ ગયો બધા માં બધા કેટલા કોણ નો વ્યાજ બરોબર છે તમારું નામ બોલી ગયો તો પછી મેં એને પૂછ્યું મેં હું નામ બોલી ગયો બોલવા ના દઉં ને પણ બોલવા ના દઉં પૂછ્યું ઘણું તપાસ કરી બધા નામા જોઈ કઈ નામ જોયું નહીં ખોટું દેખાય ને કઈ વાત આવો બહુ પરિચયમાં આવતા નામ થોડું થોડું યાદ રહે બાકી કશું યાદ રહે નહીં યાદ રહેલું ભૂલી જાય અમને જગત વિસ્મત હોય આજે શું વાત છે અમને ખબર ના હોય તારી બોલી ખબર ના હોય એટલે જગત વિસ્મત હોય અને પેલી બાજુ બધું કમ્પ્લીટ થાય હજુ તમને ભટ યાદ રહેતો મુકુલ થોડા પ્રમાણે શાંતિ શાંતિ રહેશે ને વ્યવસ્થિત સમજાઈ ગયું છે ને અને મોરબી ના હે મોરબી ના ભાઈ આ મોરબી ના છે એ મોરબી ના છે અર્થ શું દીવો આત્મા છે ને જ્યોતિ સ્વરૂપ છે બનાવટી જ્યોતિ આપણે કરીએ છીએ હાથની પ્રાપ્ત કરવા માટે રિલેટિવ જ્યોતિ બી કરીએ છીએ આત્મા જ્યોતિ સ્વરૂપ છે પ્રકાશ સ્વરૂપ છે બનાવટી જ્યોતિ અને ધરાવીએ છીએ મારા બા પાંચ વાટ નો દીવો કરો એક વાટ નો એક નું નહીં એનું શું કારણ પાંચ દીવા કરવાનું કેતા હતા એક નહીં એક નહીં પાંચ પણ ભાવ છે દીવા કરવાના ને કેટલાક તો કેટલાક તો એકસો આઠ દીવા કરે એટલે માન્યતા પણ સારું જેમ બધા દીવા કરે તેમ સારું પણ આઠમાં જ્યોતિ સ્વરૂપ છે એટલે આ જ્યોતિ પ્રાપ્ત કરવા માટે રિલેટિવ દિવા રિયલ પ્રાપ્ત થાય એટલે આપણા લોકોની આ બધી પદ્ધત થશે પણ પદ્ધતનો ભાવ જોઈએ એટલે બધો ભાવ સુંદર જોઈએ ભાવ ચોખ્ખો જોઈએ ભાવ બધો ડોલરમાં હોય બધો મશીન પ્રાપ્ત ગુજરાતમાં રહ્યા છે કે આખો દાડે ચોવીસે કલાક ચોવીસ કલાક તો એવું થતું જો નોકરી કરતા હોય ત્યાં ઘણી વાર એવું થાય કે એવું થાય છે ઘણી માં કે જ્યાં જોબ ઉપર જતા હોય ત્યારે ઘણી વાર એવું સિચ્યુએશન આવે કે કઈ કહીએ હું કંપની નું સારું થઈ માટે કેતો હોઉં પણ બીજાને ખરાબ લાગે તો એનો એનો શું કરવી ખબર નથી પડતી નોકરીમાં હું જઉં ત્યાં આગળ હું છે તો કંપનીનું સારું થાય માટે કંઈક કહું તો બીજાને ખરાબ લાગે ત્યારે શું કરવું એ ખબર નથી પડતી પેલા ભાઈને વાત કરવી પેલી કે ભાઈ મને તો આ ઠીક લાગે છે તમને કેમ લાગે છે એમ કહ્યું પછી એને સહમત કરી લેવો શું બરોબર છે કારણ કે તમને જો જ્ઞાન ના હોત તો તમારા ધીરજ ના રહે ને તમે સીધું બોલી જાત અને પેલા ખરાબ લાગ્યા કરે હવે તમારા ધીરજ રહેશે તમે એ કરી કન્વિન્સ કરીને પછી કરશો તો સારું રહે એટલે હું શું કરું છું કંપની થાય અને હું શું કરું છું હું લખીને મારા મારા બોસ આપી દઉં બધાને કોપી આપું ખરો તો એ બધાને દુઃખ તો થવાનું કારણ કે એ લોકો એમ થાય કારણ કે ઘણી શું થાય કે એ લોકો કરતા હોય ખોટું કરતા હોય અને મને જુદું લાગે તો મારે હું લખી આપું બધાને વાંધો નહીં પણ એમાં વાંધો આપણે જે લાગ્યું એવું લખવાનું વાંધો નહીં શું બને તે જોયા કરવાનું આપણે કારણ કે ભરેલો માલ છે તે એ ચાર થયેલો છે હવે ચાર્જ થયેલો ફેરફાર થાય રે ડિસ્ચાર્જ થાય છે જોયા જ કરવાનું આ ચાર થયેલો માલ બરોબર છે એમ ફેરફાર થાય થાય ના થાય અનિલ નો શું માલ ભર્યો છે જોયા એમ લાગે કે ખોટું કરી રહ્યો છે મારાથી રેવાય નહીં આપણે અનિલ ને કેવું કે અનિલ લોકો દુઃખ થાય એવું ના કરી શકે એવું કેવું પણ થતા થયા જ કરવાનું આપડે કેવું ને મેં તો અનિલ પાસે માફી માગી લેવાય કે ખાનગીમાં એમને આધીમ નહીં બોલવું આધીમ તો ચડી જાય બધા ખાનગીમાં એને માફી માગી રહે નામથી એ બધું તમે દુઃખ થાય એવું કર્યું નહીં રહેતે માફી માગે છે અનિલ તમારી બરોબર ને એને પ્રતિબંધ કરાય દાદા પણ એના પરમાણુ ચોંટે નહીં આપણને માફી માગીએ તો આપણે માફી તો માગીએ પણ જે પરમાણુ આપણને અડી ગયા એ તો અડવાના જ ને ના ના ના અડે મારી માગે ને એટલે બધું ઘણું બધું ધોઈ જાય થોડું ઘણું રહે તે પછી પછી આપણે બહુ અડે નહીં ત્યારે ઉખડી પડે એટલે માફી આપણે નહીં માગવાની આપણે એને કહેવાનું તારું વાત ત્યાં કેમ આવું કર્યું અમારું દુઃખ થયું માટે તું માગી લે આપણે તો કોઈ માફી માગવાની જ નહીં આપણે દાદા એકલાને નમસ્કાર બીજા કોઈ નમસ્કાર નહીં કેટલા વર્ષથી આ શહેરમાં છો આ તમને સાંભળવામાં તકલીફ છે તો આપણે હિયરિંગ એડ શું કરવા નથી વાપરતા એમ પૂછે છે ના તો ડાક્ટરો બધા આપણે તો હોય પછી આપણે કોલર્સ ડાક્ટરો હોય ને તેની ઈચ્છા સેવા કરવાની બહુ હોય તે આવે તમે આપી બધું અમને કરવા દો કે છે મેં ના થઈ મારે એવું કરવું નથી કહ્યું કારણ કે આ મારા કેમ આ લોકો કોઈ આવું આવું નથી થતું અને મને કેમ ઓછું છે મારે કોઈ ભૂલ છે કઈ શું કહ્યું ભૂલ છે એટલે મને કે તમારી શી ભૂલ હોય મારી ભૂલ બહુ મોટી છે કઈ માટે ભૂલ ભોગવવા દે શું કહ્યું ભૂલ ભોગવવા દો અને જો અત્યારથી એ કહ્યું છે આ ભૂલ તો ફરી એ ભૂલ રહી જશે પછી ફરી આવતા રહી આવતા એટલે ચૂપચાપ કરી નાખવા દે મુશ્કેલી કઈ ઉભી થતી નથી પેલું મશીન લાવેલા તે બધા પાછા આપી દીધા અમારે શું કર્યા છે એટલે આથી ભૂલ કરી તમને કે છે કો કે છે મેં ગયા તાર એવું કહેલું આ સમજ એવું છે લોકોની વાત અહંકાર લઈને ના સાંભળી કે ભાઈ તમારી વાત કહેતા હોય પણ સાચી વાતે સાંભળી રહી શું કહ્યું ખરી રીતે જૂઠી વાતે પણ સાંભળી રહી કાન થઈને સારી રીતે અતો સાતવી એટલે સૌને બેણા બેરપિંચે દે દેન્દ્રિના દૃપ્યો કોઈ તેન્દ્રિય નુકસાન પામે દેન્દ્રિના પ્રદૃપ્યો કરીએ તેન્દ્રિય નુકસાન પામે તે જહી દુઃખ લીધે કરીએ પડારા એ તો તમારે ઉંમરના હિસાબે ના કે હોય તમને પહેલાથી થોડું એવું હતું તમને કે છે તમારે ઉંમર ના હિસાબે ના કહેવાય કે પહેલેથી જ આવું થયેલું ના પહેલેથી જ આવું પણ એકદમ નતું સ્કૂલમાં બોલમાં હતું પણ ધીમે ધીમે વધતું ચાલેલું એટલે ચાલી પચાસ પચાસ વર્ષ પછી વધારે લાગ્યું આ થઈ પહેલા નથી પહેલા કોઈ ખબર ના પડે કે આ સાંભળતા નથી બરોબર છે ઝીણામજીની વાતે ખબર જતો હતો પણ આ ચારી પચાસ પચાસ વર્ષ પછી વધારે ધીમે ધીમે વધતું જ ચાલ્યું કર્યું પણ ત્યારે તમારો પરિચય થયો તો વાત તમારી સંભળાય બરોબર છે પરિચય થયો તો સંભળાય પરિચય ના થયો ત્યારે ઓળખાય શબ્દો બરોબર છે બીજું એ પૂછવાનું દાદા આપણા શરીર પર જો દર્દ થાય તો ડોક્ટર પાસે જવું ના જવું એની ઇલાજ કરવા નહીં જવાનું કશું બધું જ કરવાનું તમારો એ લઈએ દાખલો આ કુદરતી છે એમ કરીને જવા દઈએ તો શું વાંધો તમારે નહીં કરવું તમારે નહીં એ મારા પદમાં થઈ શકે તમારા પદમાં એ ના એને તમે શા માટે મુશ્કેલી વેઠવાની જરૂર છે આપણે મોક્ષ આપણે આપવાનો છે આપણે આપણા દાદાની આજ્ઞા પડશે બરોબર છે બધું મારે નિયમમાં રહેવું પડે ના નિયમમાં તો બધાને તમારો ઉકેલ ના આવે મારે બીજું જાણવું છે અમારી ગ્રેજ્યુએશન ડેટ ક્યારે એટલે ગ્રેજ્યુએશન ડે એટલે હા ઉપર તમારી સાથે જવાનું મોક્ષે જવાનું તમારી સાથે હા બરોબર છે એ ગ્રેજ્યુએશન ડેટ ક્યારે છે અમારી થઈ ગઈ ને ડેટ થઈ ગઈ તો તમારી જોડે ભેગા થયા ગમે તો ડોલર કમાય છે <laughs> છોકરા કે દાદા ડેટિંગ કરવું નહીં ડેટિંગ એટલે શું <laughs> બધું અંદર બીજું એ પૂછવાનું તમે કહો છો ને કે આગ્રહ કોઈ ચીજનો ના રાખવો હવે આપણે કોઈ પાર્ટીમાં ગયા અહીંયા અમેરિકનની અને કોઈ વખત થી આપણને કે આ બિસ્કી પી બિસ્કી પી તે શું કરવું હા જો ના પાડીએ અને ચાર વખત કહેતો હોય તો પછી આપણે ખોટું કરીએ એવું થાય પાછું આગ્રહમાં રહ્યા ત્યાં એક જ વાત કહી કે મારા શરીરને બહુ નુકસાન કરે છે ત્યાં ડોક્ટરે ખાસ ના પાડી એવું કઈ દે આત્મા માટે જૂઠું બોલવું આત્મા માટે જૂઠું બોલાવું નથી ડોક્ટરે ના પાડી છે કે જરાય ટપકો લીધો નહીં આવે તમારું શરીર ધ્યાન નથી એટલે પેલો વ્યક્તિ ફરી ગમે રસ્તો ફરી કાઢું આપણે આવા આવા સગંધમ આવી જાય તૂટી જવું ગમે જેને પોતાને પીવી નથી ત્યારે બધા બહારમાં લઈ આવે છે પણ પીવી હોય તેને ના જડે પોતાની ઈચ્છા હોય બોલી ત્યારે જડે નહીં દારૂ જય સચિદારાવ જય સચિદારાવ તમારી કોલેજ છે ને કોલેજ ની તેના આમાં ડેરાસર બંધાય છે એ આપડે આપણા સંઘમાં છે શ્રીમંદર સ્વામી નું ડેરાસર આ બાજુ કૃષ્ણ ભગવાન નું આ બાજુ શિવ નું ડેરાસર સાઈન ડેરાસર આરસ ના સંપૂર્ણ આરસ ના બંધાય છે તમે ગયા નહીં બાકી રહ્યું બધું પૂછાય વાંધો નહીં બધું પૂછાય છોકરાઓ ડેર માટે પૂછે છે તમારે જે પૂછ્યું બધું પૂછાય આગળ

ત્રણ પંચાણું બધા અંત આવી જાય પછી રાગે પડી જશે અંતરે કેવી રીતે અંત આવશે તમને ખ્યાલ અંત કઈ રીતના આવશે અંત આ વસ્તી અડધી થઈ જશે સાડા ચાર હજાર ની વસ્તી છે તે વસ્તી અડધી થઈ જશે એ અંતર બીજી અડધી જીવ છે પણ સારી રીતે જીવ છે કેવા છે કે આવું થઈ જશે નામ થઈ બધું એવું બહુ સારી રીતે અત્યારે મુશ્કેલીમાં જીવે અત્યારે મુશ્કેલીમાં જીવી રહ્યા છે એ આવી મુશ્કેલીઓ નહીં ભાઈ કોણ જીવે દાદા આમાં આમાંથી કોણ જીવશે આમાંથી કોણ જીવશે એ તમે ખરું પ્રશ્ન પૂછ્યો હતો અમદાવાદ ના પેપર વાળા એવું પ્રશ્ન પૂછ્યો કે મરી જવાના કોણ ને જીવનારા કોણ કે છે જે તૈયારો કે તમે કહો ઘઉં ઘઉંની ગુણો લાવીએ તે પહેલા ઘઉંની ગુણો આપણે લેવા જઈએ તો દુકાનદાર શું કે આ ઘઉંની ગુણ છે લઈ જાવ કે છે પછી આપડે બારના માણસ પૂછે કે આ કે છે ખરી વાત છે ગૌરી ગુણ છે તો બહારના કે છે ગૌની છે અને ઘેર લાવી અને આપણે ઘરના માણસને કહીએ કે માટે મોકલી દઉં છું તો આગળ અને તે ના અરે ભાઈ કે આપડે કઈ ઘઉં લાવ્યો છું પછી દળાવું શું હશે કારણ ના ઘઉં એકલા ના હોય કોંકરા હોવું હોય એવું પાસે બૈરા બોલે એવું ત્યાં કે એવું તો વેપારીએ કહ્યું નહીં તમે કાંકરા હોય એવું ત્યાં કે વ્યવહારમાં એવું બોલાય છે ભાઈ કાંકરા હોય છતાં ગૌની જ ગુણ છે એવું કહેવાય કે વ્યવહારમાં એ દાદા અડધો ટકો તો ત્યાં સુધી અથવા પિસ્તાળીસ ટકા કોંકરા થયા તોય કહે છે ગૌરી ગુણો શું કહે છે લોકો ખબર ને ત્યાં કુદરત શું કરે છે આ ગૌની ગુણો એને ભેદ પાડી દે છે ઘઉં ને કોંકરા જુદા પાડી દેવાની શું થઈ જાય કુદરતી કુદરત એટલે જુદા પાડે છે કુદરત જ કરી રહી છે હવે તે ઘઉં કોણ ને કોંકરા કોણ એવું બધા તે અમદાવાદ પેપર બીજું ગમે ઘઉં કોણ કોણ તું ઘઉં એટલે મેં એને સમજ પાડી કે જે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર પરણે કરાવડાવે છે લોકોને પરણે કરાવડાવે લોકોને એ બધા કોંકરા છે અને ભ્રષ્ટાચાર પરણે કરવો પડે છે જેને પરણે ના કરવો હોય તો તય કરવો પડે એ બધા ઘઉં છે તે ઘઉં ઘઉંમાં બની જશે ને કોઈ આકડા મટ્ટીમાં મળી જશે બરાબર ને આખા દુનિયામાં બે જાતના લોકો રહ્યા છે એક ભ્રષ્ટાચાર પરણે કરાવનારા અને એક ભ્રષ્ટાચાર પરણે કરવો પડે છે એવા આ બે જાતના લોકોમાં આખી દુનિયામાંથી આ ભાગ બધો છૂટો પડી જશે બરાબર ને સમજાય વાત છે એટલે જગત થઈ જાય ચોખ્ખું પ્યોર પછી નવી જાતનો વિભાગ છે બહુ સુંદર વિભાગ છે જ્યાં ચોરીઓ લબાડીઓ બધું શરૂઆત જ ના થઈ રહી કે બહુ સારી માટે ભ્રષ્ટાચાર પરણે કરતા કરાતા હોય ત્યારે કેવું કે હજુ છોડ ગયા હજુ દાદા છે કરિયાલ ગઈ રસ્તો હજુ જોઈ દે કે ભરણ ના કરાય કરવો પડે છે તો બધો કરવો પડે ને આપણે ચોખ્ખા ડોલર ના આપીએ તો પણ ઘી તેલ આપણે તો હિન્દુસ્તાનમાં દેશે આપે ને એ ભ્રષ્ટાચાર પરણે કરાવડાવા છે શું કરે છે વાત તમને સમજે પડી ભ્રષ્ટાચાર કોણ ને બે જાતના લોકો રહ્યા ભ્રષ્ટાચાર ના કરવો હોય ત્યારે પરાણ વિચાર કરવો પડે એવો જમાનો અને એવો જમાનો છે કે નહીં રાજીવ ગાંધી કેવો માણસ લાગે તમને રાજીવ ગાંધી કેવો લાગે છે રાજીવ ગાંધી કેવો માણસ લાગે છે રાજીવ ગાંધી આપડા જેવો જેવો છે ને ના પણ તમે ઘઉં મૂકો કે કાંકરા ને ઘઉં માં કે કાંકરા ના વહુમાં કાંકરા ને એવું માનું છું ના ને એવું ને એવું જરાક પેપર થશે સારો રહેશે દાદા એ ટ્રાય તો બહુ હાર્ડ કરે છે શું કહે ટ્રાય તો બહુ હાર્ડ કરે છે એ પ્રયત્ન તો બહુ કરે છે અત્યારે સંજોગો જ એવા છે તો આગળ એ શું કરે સારો માણસ હોય તો સંજોગ જ વાંકા છે બરાબર હા તો જીઆઈ તો જઈ જાય અત્યારે થાય કારણ કે આગળ લડ્યું આપણે બે લડ્યા જીયા જોડે તે જીયા કે પણ છોડે નહીં પચાસ ચગાડવાનો જીયા સેમ્પલ તો ચગાડે ના ખબર આપણે તારી પાસે લડાઈ આવી હતી એનો બદલો જ લેશે ને આપણને કઈ અમેરિકાનો નહીં લડે ચખાડવાના આ અમેરિકાનો બોમ્બ આપણે પણ નાખવાનો નથી કારણ કે અમેરિકા વાળા બોમ્બ બનાવ્યા છે ને મોઘા ભાવના છે ને તે ડેવલપ દેશમાં નાખવાના છે અંદર અંદર ડેવલપમાં નહીં નાખવાના એ પૂંછારી હોય ને અંદર ડેવલપ એટલે પૂંછારી માથે નાખવાના બરોબર છે આપણે માથે ભાગ્ય જ ક્યાંથી આવે ગરીબ દેશ ને આપણને પણ ચકાર પણ આપડે પાડોશી ચકાર છે એટલે ચાકવા બાકી આપડે ભાગ્ય જ ના આપડે ભાગ્ય કુદરત નું કુદરતી આફતો બધી જાત છે પ્લેગ ચાલશે આમ ચાલશે તેલ ચાલશે બધું ધરતીકંપો થશે દરિયો ઉતરશે તોફાન તોફાન તોફાન દાદા તમે કહો છો ને કે આ ટેપ રેકોર્ડર બોલે છે સમજણ પાડો કે શું તમે કહેવા માંગો છો કે આ ટેપ રેકોર્ડર બોલે છે ટેપ રેકોર્ડર બોલે છે એવું કહો છો ને તમે એ જરા સમજાવો શું કહેવા માંગો છો તમે હું બોલું નહીં ત્યારે માલકી વાણી વાણી ભાઈ માલકી વાણી પોઈઝન જ હોય માય સ્પીચ પોઈઝન જ બરોબર છે અને આ માલકી વાણી તે આ લખતા એ છે તમે શ્રોતા છો હું નાતા દસતા છું મારી પર શું વાગેલું છે એ નોંધ હોય છે મારી પાસે એટલે આ ટેપ રેકર્ડ ઓરિજિનલ ટેપ રેકર્ડ બોલે જેમ છે તેમ જ બોલે છે જરા એ છે આ બધું ઓળખે ને અરે બધા ટેપ રેકર્ડ છે બધા લોકો બધા આવી ગઈ ને હું બોલે અહંકાર અહંકાર છે એટલે બોલે છે આ લોકો કૂતરા બસ જેમ ટેકો આપણે ગયા હોય તો અને ગધેડા ભૂખતા હશે ટેપ પાકે છે ખરી એટલે કે વાતચીત કરજે બધી ખુલાસા બધા થાય તો ભેગો જ્ઞાની પુરુષ ભેગા થાય જ્ઞાની પુરુષ ભેગા થાય ને તમને ભૈયા છે શાહ એ વડોદરા છે વડોદરા ના છે શ્યામ શાહ શ્યામ સુંદર શ્યામ સુંદર શાહ વડોદરા બધા વડોદરા એટલે સારા થાય બરોબર હમણાં દસ દિવસ જ થાય ઇન્ડિયા થી આવે એ તો હમણાં જ આવે ઇન્ડિયા થી નક્કી કે નક્કી પાછળ નક્કી બાઈ નું નથી વડોદરા તો છીએ ભગવાન જાણે ના શ્યામ સુંદર છો તમે તમારું નામ શ્યામ સુંદર છે તમે નથી ક્યાં તમારું નામ શ્યામસુંદર છે ઓળખવા માટે શ્યામસુંદર નામ છે અને તમે કોણ છો એ જાણવું છે માય નેમ ઇઝ શ્યામસુંદર ન થાય તો તમે કોણ છે તે જાણવું પડશે ને માણસ કે છે નહીં માણસા દેહ નું નામ દેહ આવો આવો બે પગે ચાલે છે અંદર માણસ ના આકાર કહેવાય આકાર કહેવાય અંદર એ ડિઝાઇન કહેવાય ડિઝાઇન તમે પણ જે જાણવું પડશે હજુ મને ખબર નથી તપાસ કરવી ના તપાસ કરવી પડે તમે કરી નહીં તપાસ તમે શું છે કહો તમે શું છો એમ કે છે હજી અંગન અંગન નો તત્વ ખરો ને દાદા પડદો આળો આવી ગયો પણ પડદો આવે ખરેખર છો ભલે પડદો રહ્યો પણ ખરેખર છો શું પડદો આપણે કાઢી નાખીએ પછી આત્મા આત્મા આત્મા આત્મા પણ આત્મા પડદો કાઢીએ તો આત્મા તરફ થાય ને નાયલોન નો પડદો છે બારી નાયલોન નો બારીક પડદો છે તો કા કાઢી આવીએ તમને પડદો કાઢી આપીએ તમારી ઈચ્છા કરી પડદો કાઢવાની હું કોણ છે જાણવાની ઈચ્છા કરી કેટલા વર્ષે ઈચ્છા હતી જન્મે ત્યારથી અનંત અવતાર આમ હું કોણ છું કોણ છે અત્યારે હું ઠેકાણ કર્યું નથી હવે ઠેકાણું પડે તો કામ કરી લેવું તમારી ઈચ્છા પહેલેથી અનંત અવતાર આ પડદો ના એટલે ઉડી જાય તો બધી અશાંતિ થઈ જાય